શરીરમાં રોકી રાખો ત્યારે શ્રી કૃષ્ણ મિલનની ભાવના કરો આવું કરવાથી બહુ લાભ થાય તમે બધાથી આ કરવાના નથી એવું મને લાગે આટલા બધા ભેગા થયા છે ને થોડા લોકો પણ કરશે ને તો આ કથા સફળ થશે આ કથા ભાગવતમાં એક બે વાર નહીં અનેક વાર આવી તૃતીય સ્કંદમાં આવે છે સપ્તમ સ્કંદમાં આવે છે આ કથા એકાદશ સ્કંદમાં છે અનુપારા કથારી છે કથા બહુ મહત્વની છે જમણા નાકમાંથી બહારના વાયુને ધીરે ધીરે અંદર ખેંચીલા બહુ કઠણ નથી તમે ધારો તો કરી શકો એવું છે શ્રી રામ શ્રી કૃષ્ણ પ્રભુના નામનો જપ કરતા કરતા બહારના વાયુને અંદર ખેંચી લે એનું નામ પૂરક પ્રાણાયામ પૂરક પ્રાણાયામમાં ભગવાન અંદર આવ્યા છે એવી ભાવના કરવાની પોતે પ્રાણને શરીરમાં રોકી રાખે ત્યારે શ્રી કૃષ્ણ મિલનની ભાવના કરવાની પછી ડાવા નાકમાંથી તે પ્રાણને ધીરે ધીરે બહાર કાઢે એને આપણા શાસ્ત્રોમાં રેચક પ્રાણાયામ છે રેચક કરે ત્યારે એવી ભાવના કરવાની હવે હું ભગવાનનો થયો પ્રભુએ મને અપનાવ્યો અને મારા મનમાં કામ રહી શકે નહીં ભગવાન હૃદયમાં આવ્યા છે મારા મનમાં જે કંઈ પાપ હતું વિકાર વાસનાઓ હતી એ બધું પાપ હવે બહાર જાય દાવા નાકમાંથી એ પ્રાણને જયારે બહાર કાઢો અને ત્યારે એવી ભાવના કરો કે મારું બધું પાપ હવે બહાર ગયું મારું હૃદય હવે ગંગાજળ જેવું શુદ્ધ થયું મારું હૃદય પ્રભુનું સિંહાસન થયું છે ભગવાન હૃદયમાં વિરાજે છે હવે કામ અંદર આવી શકે નહીં બધું પાપ બહાર જાય છે ડાવા નાકમાંથી તે પ્રાણને બહાર કાઢો ત્યારે એવી ભાવના કરો કે મારું પાપ બધું બહાર જાય ડાવા અંગમાં પાપ હોય છે અને જમણા અંગમાં પુણ્ય હોય છે બ્રાહ્મણો સંધ્યા કરે છે ત્યારે સંધ્યામાં અઘમર્ષણ કરવું પડે છે અઘમર્ષણમાં પાપને બહાર કાઢે છે દ્રુપદાદિવેન મુમુચાનહા કિન્ન સ્નાત્વી વરાદિવ પૂતમ પવિત્રેણેવાજ્યમ આપહ શુંધંતુ મા એન સહ એન સહ મામ આપહ શુંધંતુ મારું પાપ બધું બહાર જાય છે દાવા અંગમાં પાપ છે ડાવા નાકમાંથી પાપને બહાર કાઢો હૃદયમાં પ્રભુ પધાર્યા મારા મનમાં આવે કામ રહી શકે નહીં મારા મનમાં આવે પાપ રહી શકે નહીં આ બધું પાપ બહાર જાય એવી ભાવના તો કરો ભાવનામાં બહુ શક્તિ છે તમે છ મહિના નિયમથી આવું કરશો ને તો ધીરે ધીરે અંદરથી તમને સુગંધ આવશે ભગવાન સુગંધમય છે ઠાકોરજીના શ્રીઅંગમાંથી કમળની વાસ નીકળે છે દિવ્ય રસનો અનુભવ થાય છ મહિના નિયમથી કરીને જુઓ આ બહુ કઠણ નથી તમે ધારો તો કરી શકો એમ છે પ્રાણાયામથી મન શુદ્ધ થાય મન શુદ્ધ થાય તો જ ભક્તિમાં આનંદ આવે લોકો ભક્તિ તો કરે છે પણ એમને આનંદ આવતો નથી તેથી ભક્તિ છોડે છે મનને શુદ્ધ કરીને ભક્તિ કરે મન પરમાત્માને સ્પર્શ કરે આનંદ મળવો જ જોઈએ મનને શુદ્ધ કરવા માટે આ પ્રાણાયામ કરવાની આજ્ઞા આપી દિવસમાં સત્તાવીસ વાર પ્રાણાયામ કરે શ્વાસ ઓછા જાય તો આયુષ વધે છે શ્વાસ વધારે જાય એનું આયુષ ઓછું થાય આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે ચોવીસ કલાકમાં એકવીસ હજાર શ્વાસ થવા જોઈએ એકવીસ હજારથી વધારે શ્વાસ જાય એનું આયુષ ઓછું થાય જે બહુ દુર્બળ છે જેણે શક્તિનો બહુ વિનાશ કર્યો છે એના શ્વાસ એકવીસ હજારથી વધારે જાય તે વધારે શ્વાસ જાય તો આયુષ ઓછું થાય અને શ્વાસની સંખ્યા ઓછી થાય તો આયુષ વધે પ્રાણાયામ કરવાથી મન શુદ્ધ થાય બહુ શાંતિ મળે છે પરમાત્માનો અનુભવ થાય છે પ્રાણાયામ કરવાથી સ્થૂળ મન શુદ્ધ થાય છે પણ સૂક્ષ્મ મન પ્રાણાયામ કરવાથી શુદ્ધ થતું નથી મન બે પ્રકારનું છે સ્થૂલ મન અને સૂક્ષ્મ મન સ્થૂલ મન એ તન સાથે રહે છે પણ સૂક્ષ્મ મન જ્યાં ફસાયેલું છે ત્યાં રહે છે પ્રાણાયામ કરવાથી સ્થૂલ મનની શુદ્ધિ થાય પણ સૂક્ષ્મ મનની શુદ્ધિ પ્રાણાયામ કરવાથી થતી નથી કેટલાકનું સૂક્ષ્મ મન કથામાંથી ઘેર પણ જાય કથા સાંભળે છે પણ કેટલાકને યાદ આવે છે તિજોરી ઉઘાડી હતી તારું વાંચ્યું કે રહી ગયું સૂક્ષ્મ મન ઘેર ગયું સ્થૂળ મન કથામાં છે કથા સાંભળે છે સ્થૂળ મન એ તન સાથે રહે છે અને સૂક્ષ્મ મન એ જ્યાં ફસાયેલું છે ત્યાં રહે છે કરવાથી સ્થૂળ મનની શુદ્ધિ થાય છે પણ સૂક્ષ્મ મનની શુદ્ધિ પ્રાણાયામથી થતી નથી સૂક્ષ્મ મનની શુદ્ધિ વિરાટ પુરુષની ધારણા કરવાથી થાય વિરાટ પુરુષની ધારણા કરવાથી સૂક્ષ્મ મન શુદ્ધ થાય વિરાટ પુરુષની ધારણા એટલે શું કરવાનું આ જગત જેના આધારે છે એને વિરાટ પુરુષ કહેવાય કોઈ પણ વસ્તુ નિરાધાર રહી શકે નહીં પ્રત્યેકને આધારની જરૂર છે આ જગત જેના આધારે છે એ પરમાત્માનું નામ વિરાટ પુરુષ છે ભગવાનનો કોઈ આધાર નથી ભગવાન સર્વનો આધાર ભગવાનમાં બધું સમાય છે પણ ભગવાન કોઈ ઠીકાણે સમાય નહીં વ્યાપક એ સર્વનો આધાર થઈ શકે વ્યાપક આશ્રિત થઈ શકે નહીં ભગવાન કોઈ ઠેકાણે રહી શકે નહીં ભગવાનમાં આખું જગત રહેલું છે ભગવાનમાં બધું સમાય છે ભગવાન કોઈ જગ્યામાં સમાય નહીં એને ઈશ્વર કે છે જ્યાં બધું સમાય છે પણ જે કોઈ ઠેકાણે ન સમાય એ જ ઈશ્વર છે જે સર્વનો આધાર છે પણ જેનો આધાર કોઈ નથી એને ઈશ્વર કે છે ભગવાનનો આધાર કોઈ થઈ શકે નહીં ભગવાન સર્વનો આધાર છે ભગવાનમાં બધું સમાય છે ભગવાન કોઈ ઠેકાણે સમાય નહીં આ જગત જેના આધારે છે એનું નામ વિરાટ પુરુષ છે જગતને ભગવાનમાં જુઓ જગતને ઈશ્વરથી અલગ ન કરો જગતને જે ઈશ્વર સાથે જુએ તમને કોઈ બ્રાહ્મણ દેખાય ને તો એવી ભાવના કરો અત્યારે ભગવાનના મુખારવિંદના હું દર્શન કરું કોઈ ક્ષત્રિય દેખાય તો ભાવના કરો કે ભગવાનના હાથના હું દર્શન કરું ક્ષત્રિયો ભગવાનના હાથમાંથી નીકળ્યા છે બ્રાહ્મણો ભગવાનના મુખમાંથી નીકળ્યા છે વૈશ્યો ભગવાનના સાથળમાંથી નીકળ્યા છે અને શૂદ્રો એ ભગવાનના ચરણમાંથી નીકળે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્ર આ બધા જ ભગવાનનું અંગ છે આપણા શાસ્ત્રોમાં કોઈ ઠેકાણે હરિજનનો જરા પણ તિરસ્કાર કર્યો નથી જે હરિજનનું અપમાન કરે ને એ ભગવાનના ચરણનું અપમાન કરે છે શૂદ્રો ભગવાનના ચરણમાંથી નીકળ્યા છે બધા જ ભગવાનનું અંગ છે કોઈ હલકો નથી જે બીજાને હલકો સમજે એ જ હલકો હોય બધા જ પ્રભુનું અંગ છે અને તેથી બધા શ્રેષ્ઠ છે હલકો તે છે જે પોતાનો ધર્મ છોડે જે પોતાની ફરજ બજાવતો નથી જે ભગવાનની આજ્ઞાનું પાલન કરતો નથી એ હલકો કહેવાય બ્રાહ્મણ સંધ્યા ન કરે તો એ શ્રેષ્ઠ ન કહેવાય ત્રણ દિવસ સંધ્યા કર્યા વિના ખાનાર બ્રાહ્મણ શૂદ્ર જેવો થાય એકાહમ જપહીનસ્તુ સંધ્યાહીનો દિનત્રયમ દ્વાદશાહમ અનગનિશ્ચ શૂદ્ર એવ ન સંશય જે ત્રણ દિવસ સંધ્યા કર્યા વિના ખાય છે એ શૂદ્ર જેવો થઈ જાય હલકો તે છે જે પોતાનો ધર્મ છોડે છે જે ભગવાનની આજ્ઞાનું પાલન કરતો નથી જે પોતાની ફરજ બરાબર ન બજાવે એ હલકો છે જેનો જે ધર્મ પ્રભુએ નક્કી કર્યો છે એ સ્વધર્મનું પાલન કરે તો એ શ્રેષ્ઠ છે બધા જ ભગવાનનું અંગ હોવાથી અને તે બધા જ પ્રભુનું સ્વરૂપ છે કોઈ હલકો નથી બ્રાહ્મણ મુખમાંથી નીકળ્યા છે અને તેથી બ્રાહ્મણનું કામ છે સમાજને ઉપદેશ કરે આ જગતમાં ઘણા લોકો અજ્ઞાનના લીધે દુઃખી થાય સમજણમાં બહુ સુખ છે અને અજ્ઞાનમાં અતિ દુઃખ છે સમાજનું અજ્ઞાન દૂર કરી સમાજને સુખી કરવું એ બ્રાહ્મણનું કામ બ્રાહ્મણ ઉપદેશ કરે બ્રાહ્મણ એ શિક્ષક છે ક્ષત્રિય એ રક્ષક છે ક્ષત્રિયો હાથમાંથી નીકળ્યા છે કદાચ કોઈ મારવા આવે ને તો માથું આગળ જતું નથી હાથ આગળ જાય હાથે ક્ષત્રિય છે રક્ષા કરવાનું કામ ક્ષત્રિયનું છે ઉપદેશ કરવાનું કામ બ્રાહ્મણનું છે પોષણ કરવાનું કામ વૈશ્યનું છે અને સેવા કરવાનું કામ શૂદ્રનું છે સેવક પોષક રક્ષક અને શિક્ષક ભગવાનના ચાર અંગમાંથી આ ચાર વર્ણો નીકળ્યા છે બધા જ પ્રભુના અંગમાંથી નીકળ્યા છે તેથી બધા શ્રેષ્ઠ છે જગતને ભગવાન સાથે જુઓ સાધારણ માનવ જગતને ઈશ્વરથી અલગ કરીને જુએ છે અને તેથી એનું મન બગડે છે આ પાંચ આંગળીઓ સરસ લાગે આ પાંચ આંગળીઓ સરસ કેમ લાગે આ પાંચે આંગળીઓ હાથમાં છે અને હાથ આ શરીરમાં છે તેથી સુંદર લાગે છે એકાદ આંગળીને કોઈ કાપી નાખે શરીરથી હાથથી તે આંગળી જુદી પડે પછી આંગળી સરસ લાગે છે પછી તો એ આંગળીને જોતા ઘૃણા આવે છે આંગળી હાથમાં છે હાથ શરીરમાં છે ત્યારે આંગળી સરસ લાગે છે જગતના કોઈ પણ પદાર્થને ઈશ્વરથી અલગ કરીને જોશો આંખ બગડશે મન બગડશે સર્વને ભગવાનમાં જુઓ સર્વને પરમાત્મા સાથે જુઓ સર્વને ભગવત ભાવથી જુઓ એ વિરાટ પુરુષની ધારણા છે પાતાલમે તસ્ય પાદમૂલમ પઠંતિ પાર્ષ્ણિ પ્રપદે રસાતલમ મહાતલમ વિશ્વસૃજોથ ગુલ્ફો सदा तदं वै पुरुषस्य આ ચૌદ માળનો મોટો બંગલો છે સાત માળ ઉપર છે ને સાત માળ નીચે છે આ બધું જ ભગવાનના આધારે રહેલું સર્વને ભગવાન સાથે જુઓ તો મન બગડશે નહીં કોઈને પણ ઈશ્વરથી અલગ કરીને જોશો તો આંખ બગડશે મન બગડશે કોઈ માણસને બહુ ક્રોધ આવ્યો હોય ને ક્રોધી માનવ તમને દેખાય તો એને પણ ભગવાન સાથે જુઓ એને ઈશ્વરથી અલગ ન કરો કોઈ ક્રોધી માનવ દેખાય ને તો એના આગળ હાથ જોડો અને એવી ભાવના કરો કે અત્યારે નરસિંહ ભગવાન પ્રગટ થયા જેવું લાગે મેં ભાગવતની કથામાં સાંભળ્યું હતું કે નરસિંહ ભગવાન ક્રોધમાં પ્રગટ થયા બહુ ક્રોધમાં હતા કોઈ ક્રોધી માનવ દેખાય એને ઈશ્વર સાથે જુઓ એને ઈશ્વરથી અલગ ન કરો આ ક્રોધી છે એને બહુ ગુસ્સો આવે છે ને ઠીક નથી આવું બોલશો ને તો એનો ક્રોધ વધી જશે પણ ક્રોધીના આગળ હાથ જોડો અને નરસિંહ ભગવાનની જય બોલો તો પછી ધીરે ધીરે એનો ક્રોધ શાંત થઈ જશે ભગવાન પ્રગટ થયા છે ક્રોધીના દર્શન નરસિંહ સાથે કરો ક્રોધીને તમે ઈશ્વરથી અલગ કરીને જોશો તો એ ક્રોધ તમારા મનમાં આવશે ધર્મની ગતિ અતિ સૂક્ષ્મ છે ક્રોધીને પણ ઈશ્વર સાથે જુઓ પાપ અને પુણ્ય ધર્મ અને અધર્મ સજ્જન અને દુર્જન આ સર્વનો આધાર ભગવાન છે પાપીનો પણ આધાર પરમાત્મા છે અધર્મ ભગવાનના પીઠમાં છે અને ધર્મ એ ભગવાનના હૃદયમાં છે ક્રોધીને પણ ઈશ્વરથી અલગ ન કરો એને ઈશ્વર સાથે જુઓ કોઈ માણસ બહુ કપટ કરતો હોય અને એ કપટી માનવ તમને દેખાય ત્યારે એના આગળ હાથ જોડે અત્યારે વામનજી મહારાજ પ્રગટ થયા જેવું લાગે વામનજીએ કપટ કર્યું હતું બલી રાજાને છેતર્યો હતો કોઈ કપટી માનવ દેખાય તેને પણ ઈશ્વર સાથે જુઓ નહીં તો એ કપટ તમારા મનમાં આવશે જગતને સુધારવું અશક્ય છે આંખને સુધારો સર્વને પરમાત્મા સાથે જે જુએ છે એનું સૂક્ષ્મ મન ધીરે ધીરે શુદ્ધ થાય જ્ઞાનમાં ભક્તિમાં મન મુખ્ય છે મન શુદ્ધ હોય તો જ ભક્તિમાં આનંદ આવે આપણા શાસ્ત્રોમાં એવું વર્ણન છે પૃથ્વી કરતા જળ તત્વ દસ ગણું મોટું છે પૃથ્વી જળના આધારે છે જળ કરતા તેજસ તત્વ દસ ગણું મોટું છે જળ તેજના આધારે છે તેજ કરતા વાયુ તત્વ દસ ગણું મોટું છે તેજ વાયુમાં રહેલું છે વાયુ કરતા આકાશ દસ ગણું મોટું છે આત્મનાકાશસંભૂત આકાશાદ્વાયુર્વાયો રજની અગ્નેરાપ અધ્ય પૃથ્વી વેદોમાં વર્ણન આવે છે વાયુ એ આકાશમાં રહેલો છે વાયુ કરતા આકાશ તત્વ દસ ગણું મોટું છે અને આકાશ કરતા પણ ભગવાન અતિ વિશાળ છે આકાશ ભગવાનમાં રહેલું ભગવાનમાં બધું સમાય છે ભગવાન કોઈ ઠીકાને સમાતા નથી પરમાત્મા સર્વનો આધાર છે પ્રભુનો આધાર કોઈ થઈ શકે નહીં એ જ વિરાટ પુરુષની ધારણા છે પાસા એ ભગવાનના ચરણમાં રહેલું સત્યલોક બ્રહ્મલોક એ ભગવાનના મસ્તકમાં રહેલો બીજા બધા લોક અને દેવો ભગવાનના એક એક અંગમાં છે આ બધું જગત ભગવાનના આધારે રહેલું જગતને ભગવદ ભાવથી જુઓ સાધારણ માનવ જગતને સ્વાર્થ દૃષ્ટિથી અને ભોગ બુદ્ધિથી જુએ છે સંતો જગતને ભગવદ ભાવથી જુએ અને તેથી સંતોનું મન બગડતું નથી સાધારણ માનવનું મન બગડે છે એનું એ જ કારણ છે એ જગતને ઈશ્વરથી જુદું પાડે છે જગતને ઈશ્વરમાં જુએ જગતને ઈશ્વર સાથે જુએ એક વિરાટ પુરુષની ધારણા છે વિરાટ પુરુષની ધારણા ધીરે ધીરે મનને શુદ્ધ કરે મન શુદ્ધ થયા પછી ચતુર્ભુજ નારાયણનું ધ્યાન કરવાની આજ્ઞા કેચિત સ્વદેહાંત હૃદયાવકાશે પ્રાદેશમાત્રમ પુરુષમ વસંતમ चतुर्भुजम् कञ्जरसाङ्गशङ्ख गदाधरम् धारणया સ્મરંતિ શ્રીઅંગ મેઘના જેવું શ્યામ હાથમાં શંખ ચક્ર ગદા પદ્મ છે ઠાકોરજીનું શ્રીઅંગ કેવલ આનંદથી ભરેલું ભગવાનના શ્રીઅંગમાં મળ નથી મૂત્ર નથી રુધિર નથી માંસ નથી હાડકું નથી આનંદ એ જ ભગવાન ભગવાનના નખમાં વાળમાં કેવળ આનંદ ભર્યો છે નિરાકાર આનંદ એ જ નારાયણ છે એ જ સાકાર નારાયણ સ્વરૂપે પ્રગટ થયો છે શંખ ચક્ર ગદા પદ્મધારી ચતુર્ભુજ નારાયણનું ધ્યાન કરો ધ્યાન કરતા જેમ જેમ જગત ભૂલાય છે અને તેમ તેમ અંદરનો આનંદ વધવા લાગે છે જગત ભૂલાય ઘર ભૂલાય અને ધ્યાન કરનાર હું ધ્યાન કરું છું એ પણ જ્યારે ભૂલાય હું ધ્યાન કરું છું એ પણ જે ભૂલી જાય છે એ જીવનો બ્રહ્મ સંબંધ થાય હું ધ્યાન કરનારો છું એવું જે સમજે છે એ ભગવાનથી થોડો જુદો છે ધ્યાનમાં જગત ભૂલાય ઘર ભૂલાય અને હું ધ્યાન કરું છું એ પણ જ્યારે ભૂલાય ત્યારે ધ્યાન કરનારો ધ્યેયમાં મળી જાય એને જ મુક્તિ કે છે ધ્યાતા ધ્યાન અને ધ્યેય પ્રમાતા પ્રમાણ અને પ્રમેય સાધક સાધન અને સાધ્ય દ્રષ્ટા દર્શન અને દૃશ્ય જ્ઞાતા જ્ઞેય અને જ્ઞાન ભક્તિ ભક્ત અને ભગવાન પ્રેમી પ્રેમ અને પ્રિયતમ આરંભમાં ત્રિપુટી હોય છે પણ પછી ત્રણ મટીને એક થઈ જાય આરંભમાં ધ્યાન કરનારો એ ધ્યેયથી જુદો હોય હું મારા ભગવાનનું ધ્યાન કરું છું જે ધ્યાન કરે છે એને ધ્યાતા કે છે જેનું ધ્યાન કરે છે એને ધ્યેય કે આરંભમાં ધ્યાતા અને ધ્યેય બે જુદા હોય છે પણ ધ્યાનમાં અતિશય તન્મયતા થાય ત્યારે ધ્યાન કરનારો ધ્યેયમાં મળી જાય ખાણની પૂતળી હતી અને તે ખાણની પૂતળીને એવી ઈચ્છા થઈ આ દરિયો કેટલો ઊંડો હશે તે મારે જાણવું છે તેણે જાત ભાઈઓને ભેગા કર્યા અને બધાને કહ્યું કે હું દરિયામાં કૂદી પડું છું દરિયાનું માપ લઈને બહાર આવીશ ને પછી તમને બધાને સમજાવીશ કે આટલો દરિયો ઊંડો છે એક દિવસ એણે બહુ મહેનત કરી અને દરિયામાં જે કૂદી પડીને એ દરિયાના તળે જે ગઈ તે બચારી ફરીથી કોઈ બહાર આવી જ નહીં એને કહ્યું હતું કે બહાર આવીને તમને બધાને સમજાવીશ કે દરિયો એટલો ઊંડો છે જીવ બિંદુ છે પરમાત્મા સિંધુ છે બિંદુ સિંધુમાં મળી જાય છે ત્યારે સિંધુ પણ એ બિંદુને અલગ કરી શકે નહીં જે જીવ પરમાત્મા સાથે એકરૂપ થયો એ જીવને પછી ઈશ્વર પણ અલગ કરી શકતા નથી એને જ આપણા સંતો અદ્વૈત કે એનું નામ કૈવલ્ય મુક્તિ છે બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતી બ્રહ્મવિદ આપનોતિ પરમ અયમ આત્મા બ્રહ્મ પરમાત્માનો જેને અનુભવ થયો એ પછી ભગવાનથી અલગ થઈ શકે નહીં પરમાત્મા સાથે એકરૂપ થાય છે એને જ આપણા શાસ્ત્રોમાં કૈવલ્ય મુક્તિ કહે છે જીવ બ્રહ્મચિંતન કરતો કરતો પરમાત્માના સ્વરૂપ સાથે એકરૂપ થાય ભગવાન શ્રી શંકરાચાર્ય સ્વામી પછી જે આચાર્યો થયા છે ભગવાન શ્રી રામાનુજાચાર્ય સ્વામી ભગવાન શ્રી મહાપ્રભુજી વૈષ્ણવાચાર્યો અદ્વૈત તો માને છે પણ દ્વૈત સાથે અદ્વૈત માને કોઈ વિશિષ્ટાદ્વૈત માને કોઈ શુદ્ધાદ્વૈત માને કોઈ દ્વૈતાદ્વૈત માને છે અદ્વૈત તો બધા જ માને ભાગવતમાં ખંડન નથી ભાગવતમાં મંડન છે ભાગવતમાં વેદાંતનો સિદ્ધાંતનું વર્ણન મળે છે અને વૈષ્ણવ સિદ્ધાંત પણ ભાગવતમાં છે વૈષ્ણવ આચાર્યો પ્રેમાદ્વૈત માને છે વેદાંતમાં જ્ઞાનાદ્વૈતનું વર્ણન છે વૈષ્ણવો પ્રેમથી તો ભગવાન સાથે એક રૂપ જ હોય છે એક હોવા છતાં વૈષ્ણવો અલગ રહીને ભગવાનની સેવા કરે એમને ઠાકોરજીની સેવામાં જ આનંદ આવે પૂર્ણ અદ્વૈતમાં સેવા થાય ને વૈષ્ણવોને સેવામાં બહુ આનંદ આવે છે વૈષ્ણવો ભગવાનની નિત્ય સેવામાં નિત્ય લીલામાં જાય છે વૈષ્ણવાચાર્યોએ આ સિદ્ધાંત સમજાવવા માટે એક દૃષ્ટાંત બહુ સુંદર આપ્યો જળમાં ડૂબેલો જે માછલો છે એને બહાર ભલે બહુ ગરમી હોય પણ એને જે જળમાં ડૂબેલો છે ને બહુ ઠંડક છે એને ગરમીનો જરાય ત્રાસ નથી જળમાં ડૂબેલા માછલાને ગરમીનો ત્રાસ નથી એ વાત સાચી છે પણ માછલાને પાણી પીવું હોય તો જળમાં ડૂબેલો માછલો પાણી પી શકતો નથી એને પાણી પીવું હોય તો પાણીથી એ અલગ થાય છે અને અલગ થઈ અંદર જતા જતા જળપાન કરે પાણીમાં ડૂબેલો જે માછલો પાણી પી શકતો નથી વૈષ્ણવાચાર્યોએ વર્ણન કર્યું છે કે બ્રહ્મરસમાં ડૂબી ગયેલા જ્ઞાની પુરુષોને કોઈ દુઃખ નથી જળમાં ડૂબેલા માછલાને જેમ ગરબીનો ત્રાસ નથી જ્ઞાની પુરુષો જે બ્રહ્મ ડૂબી ગયા બ્રહ્મરૂપ થયા છે એમને કોઈ દુઃખ તો નથી પણ માછલાને પાણી પીવું હોય તો એ જળમાં ડૂબેલો માછલો જેમ પાણી પી શકતો નથી તેમ જે બ્રહ્મરસમાં ડૂબી ગયા છે એ બ્રહ્મરસનો અનુભવ કેવી રીતે કરે માછલો જ્યારે પાણીથી અલગ થાય છે અંદર જતા જતા એ જળપાન કરે છે વૈષ્ણવો પ્રેમથી તો પરમાત્મા સાથે એક રૂપ જ હોય છે એક હોવા છતાં ભગવાનની સેવા કરવા માટે જુદા રહે છે હું મારા ઠાકોરજીનો એક સેવક છું મને સેવામાં જ આનંદ આવે આ મળમૂત્રથી ભરેલું શરીર એ ભગવાનની સેવા કરવા લાયક નથી મારે તો ભગવાનના જેવું અલૌકિક દિવ્ય સ્વરૂપ ધારણ કરવું વૈષ્ણવો અપ્રાકૃત અલૌકિક દિવ્ય સ્વરૂપ ધારણ કરે ગોલોકધામમાં વૈકુંઠધામમાં ભગવાનની નિત્ય સેવામાં જાય જ્યાં અતિ આનંદ છે જ્યાં કાળ આવી શકે નહીં જ્યાં કામને પ્રવેશ મળતો નથી વેદોમાં એનું વર્ણન છે તત્ર ગાળો ભૂરી શૃંગા અયાસા અત્રાહ તદુરુગાયસ્ય વિષ્ણો પરમમ પદમ અધિયાતિ ભૂરી જ્યાં સોનાના શિંગડાવાળી ગાયો છે જ્યાં કેવળ આનંદ છે જ્યાં કોઈ દિવસ કામ આવી શકે નહીં જ્યાં કાળને પ્રવેશ નથી ભગવાનના ગોલોકધામમાં વૈકુંઠધામમાં સાકેતધામમાં વૈષ્ણવો પરમાત્મા સાથે રમે છે મારે કોઈ સ્ત્રી સાથે રમવું નથી ને કોઈ પુરુષ સાથે રમવું નથી આ સંસારનો ખૂબ અનુભવ કર્યો વૈષ્ણવો પરમાત્મા સાથે રમે છે આ મળમૂત્રથી ભરેલું શરીર એ શરીર સાથે ભગવાન કેવી રીતે રમે વૈષ્ણવો પરમાત્માની સેવામાં અલૌકિક દિવ્ય સ્વરૂપ ધારણ કરે છે જે ભગવાનના જેવું જ હોય છે અને તે દિવ્ય સ્વરૂપે વૈકુંઠ ધામમાં ગોલોક ધામમાં ભગવાનની નિત્ય સેવામાં વૈષ્ણવો જાય છે એમને જે મુક્તિ મળે છે એનું નામ ભાગવતી મુક્તિ જ્ઞાની પુરુષો બ્રહ્મચિંતન કરતા કરતા બ્રહ્મરૂપ થાય છે એનું નામ કૈવલ્ય મુક્તિ છે વેદોમાં વર્ણન છે રસો વૈ સહા વાયન લબ્ધવા નંદી ભવતી સોષ્ણુતે સર્વાન કામાન બ્રહ્મણા સહ વિપસ્થિતા વૈષ્ણવો બ્રહ્મ સાથે રમે છે બ્રહ્મ રસમય છે વૈષ્ણવોને જે મુક્તિ મળે છે એનું નામ ભાગવતી મુક્તિ છે જ્ઞાની પુરુષો બ્રહ્મરૂપ થાય છે એમને જે મુક્તિ મળે છે એનું નામ કૈવલ્ય મુક્તિ છે શબ્દમાં થોડો ઝઘડો છે તત્વમાં બધા આચાર્યો એક જ છે અદ્વૈતમ સુખબોધાય દ્વૈતમ ભજન હેતવે તાદૃશી યદિ ભક્તિ સ્યાત સાતુ મુક્તિ સતાધિકા ભક્ત્યર્થમ કલ્પિતમ દ્વૈતમ અદ્વૈતાદપી સુંદરમ વૈષ્ણવ પ્રેમથી તો પરમાત્મા સાથે એક રૂપ જ હોય છે એક હોવા છતાં અલગ રહે છે વૈષ્ણવોને જે મુક્તિ મળે છે એનું નામ ભાગવતી મુક્તિ દક્ષિણમાં મહાન સંત શ્રી એકનાથ મહારાજ થયા જવાનીમાં એકનાથ મહારાજ ભાગવતની કથા કરતા પણ વૃદ્ધાવસ્થામાં એમને શ્રી સીતારામજીની એવી પ્રેરણા થઈ આજ્ઞા થઈ રામાયણની કથા તે વૃદ્ધાવસ્થામાં રામકથા કરતા એકનાથ મહારાજનું ભાવાર્થ રામાયણ બહુ મોટું થયું હનુમાનજીને એકસો આઠ વાર રામાયણ સંભળાવ્યા પછી હનુમાનજીની કૃપાથી એમને પ્રત્યક્ષ રામલીલાના દર્શન થયા અને જેવી ભગવાનની લીલા દેખાય તેવું મહારાજે વર્ણન કર્યું એકનાથ મહારાજે આ સિદ્ધાંત સમજાવવા માટે એક દૃષ્ટાંત બહુ સુંદર આપ્યો શ્રી સીતાજી લંકામાં વિરાજે રાવણના ઘરમાં વિરાજતા હતા ને ત્યારે માતાજી આખો દિવસ શ્રી રામ નામનો જપ કરે અને રામજીનું ધ્યાન અને તે ધ્યાનમાં એવા તન્મય થાય કે એમને રાવણ યાદ આવે નહીં રાવણની લંકા પણ યાદ આવે ભૂલી જાય છે કે રાવણ મને લઈ આવ્યો હું રાવણના ઘરમાં છું કે યાદ જ આવતું નથી ચારે બાજુ રાક્ષસીઓ છે પણ માતાજી તો ધ્યાનમાં એવા તન્મય બને છે એમને ચારે બાજુ રામ જ દેખાય શ્રી રામ નામનો જપ કરે અને રામજીનું સતત ધ્યાન કરે તે માતાજીની નજર જ્યાં જાય ત્યાં માતાજીને શ્રી રામ દેખાય તે લંકામાં રામ દર્શનમાં માતાજીને એવો આનંદ થયો બધું ભૂલી ગયા રાવણ મને એ લઈ આવ્યો છે એનું રાવણના ઘરમાં જો કશું યાદ જ આવતું નથી માતાજીને ત્યાં બહુ આનંદ થયો અને તેથી એ વનનું નામ પડ્યું અશોક વન શ્રી સીતામાં જ્યાં વિરાજેલા છે એ વનને અશોક વન કે છે તત્રકો મોહક અશોક એકત્વમ અનુપશ્યત જે પરમાત્મા સાથે પ્રેમ કરે છે પરમાત્માનું સ્મરણ કરતા ધ્યાનમાં જે તન્મય બને છે ત્યાં દુઃખ અને શોક રહી શકે નહીં આનંદમય શ્રી રામના દર્શન કરતા માને ત્યાં બહુ આનંદ થયો અને તેથી એ વનને લોકો અશોક વન કહે લંકામાં માતાજી વિરાજતા હતા ત્યારે ત્રિજટા નામની રાક્ષસી હતી એ શ્રી સીતામાની સેવા કરે એ જાણે છે આ પરમાત્માની દિવ્ય શક્તિ બીજી રાક્ષસીઓ જાણે નહીં તે માતાજીને ત્રાસ આપતો રોજ માતાજી ધ્યાનમાં એવા તન્મય રહેતા હતા કે રામના દર્શન થાય ઝાડમાં ઝાડના પાનમાં ચારે બાજુ રામ જ દેખાય એક દિવસ એવું થયું શ્રી સીતાજી ધ્યાનમાં અતિશય તન્મય થયા આજ સુધી એમને રામ બહાર દેખાતા હું રામની દાસી છું હું સીતા છું રામ સાથે મારું લગ્ન થયું છે એટલું એમને યાદ આવતું હતું બહાર રામ દેખાય પણ એક દિવસ ધ્યાનમાં એટલી બધી તન્મયતા થઈ કે હવે આત્મ સ્વરૂપમાં શ્રી રામ દેખાય અને જયારે આત્મ સ્વરૂપમાં શ્રી રામના દર્શન થયા ત્યારે બધું ભૂલી ગયા હું સીતાજી છું એ ભૂલી ગયા રામ સાથે મારું લગ્ન થયું છે એ ભૂલી ગયા બહાર રામ અને અંદર પણ રામ માને સમાધિ લાગી ચાર કલાક પાંચ કલાક સુધી સમાધિમાં હતા રામ જ છે બીજું કંઈ નથી બહાર રામ ને અંદર પણ રામ છે અરે સર્વમાં રામ છે તો પછી મારા અંદર કોણ છે માતાજીને આત્મ સ્વરૂપમાં શ્રી રામના દર્શન થયા સમાધિ લાગી ચાર કલાક પછી સમાધિમાંથી જાગ્યા છે આજે થોડા ઉદાસ થયા તે ગમતું નથી ત્રિજટા આવીને વંદન કરે છે અને પૂછે છે કે આપને શું થાય આજે તમે ઉદાસ કેમ લાગો ત્યારે શ્રી સીતામાએ કહ્યું છે એકવાર મેં કથામાં સાંભળ્યું છે ઈયળ ભમરીનું ચિંતન કરતી કરતી ઈયળ મતીને ભમરી થઈ જાય એવું મેં સાંભળ્યું છે ઈયળ ભમરીનું ચિંતન કરતી જેમ ભમરી થઈ જાય છે એ રામ વિયોગમાં રામજીનું ધ્યાન કરતી કરતી કદાચ હું સીતામતીને રામ થઈ જવું તો આજે તો મને યાદ રહ્યું નહીં કે હું સીતા છું હું બધું ભૂલી ગઈ મારા અંદર મને રામ દેખાયા હું રામ થઈ જાઉં તો પછી શું થશે વિજેતાએ કહ્યું કે માતાજી તમે રામ થઈ જાઓ તો કંઈ ખોટું નથી તમે રામ થશો ને તો તમે પછી તમે જ રામને માનશો પછી કોઈ દિવસ રડવાનો પ્રસંગ આવે તમે રામ થઈ જાઓ ત્યારે સીતાજીએ કહ્યું કે રામ થવું તને ગમતું હશે પણ મને જે રામ સેવામાં આનંદ આવ્યો છે હું તને ખરું કહું છું એવો આનંદ રામ થવામાં પણ રામ સેવામાં આનંદ છે રામજીના ચરણ ગોદમાં લઈને હું પ્રેમથી રામ મને જુએ રામજીની નજર મારા ઉપર પડે અને તે સમયે મને જે સેવામાં આનંદ થયો છે મને એવું લાગે છે એવો આનંદ તો રામ થવામાં પણ ખાણ ખાવામાં મજા છે કે ખાણ ખાવામાં મજા છે ખાણને ક્યાં ખબર છે કે મારામાં મીઠાશ કેવી છે બ્રહ્મ રસનો વૈષ્ણવો અનુભવ કરે છે મને રામ થવું ગમતું નથી તને રામ થવું ગમતું હશે પણ રામ સેવામાં મને જે આનંદ મળ્યો છે એવો આનંદ તો રામ થવામાં પણ નથી મારે રામ થવું નથી મારે રામજીની સેવા કરવી તને ખબર છે મારા રામનો એવો નિયમ છે કે આંખ ઊંચી કરી કોઈ સ્ત્રીના સામું જોતા નથી મારા રામ કોઈ સ્ત્રીને સ્પર્શ કરતા નથી હું સીતામતીને રામ થઈ જઉં તો પછી મારા રામની સેવા કોણ કરશે મારે રામ સેવા કરવી મારે રામ થવું નથી રામ સેવામાં આનંદ છે હું રામ થઈ જઉં તો એ રામને હું રામ અને બે રામ મળીએ તો પછી કોણ સેવા કરે સીતા નામની જોડી જગતમાં રહેશે નહીં એનું મને દુઃખ થાય છે રામ યોગમાં રામજીનું ધ્યાન કરતી કરતી સીતા મટીને હું રામ થઈ જઉં તો રામની સેવા કોણ કરશે રામ સેવામાં જ આનંદ છે ત્રિવેતાએ હાથ જોડીને કહ્યું છે કે માતાજી તમે રામજીનું ધ્યાન કરતા કરતા રામ થશો ને તો રામ સીતાજીનું ધ્યાન કરતા કરતા સીતાજી થઈને તમને વાવ આવશે રામ તમારી સેવા કરશે શ્રી સીતારામની જોડી તો જગતમાં કાયમ રહેવાની સીતાજી રામજીનું ધ્યાન કરતા કરતા સીતા મટીને રામરૂપ થાય એ જ્ઞાની પુરુષોની કૈવલ્ય મુક્તિ છે જીવ બ્રહ્મચિંતન કરતો કરતો બ્રહ્મરૂપ થાય છે કોઈ કોઈ વખત પરમાત્મા જીવ સાથે રમે છે પ્રભુને ભક્તો સાથે રમવામાં આનંદ આવે છે વૈષ્ણવોની ભાગવતી મુક્તિ છે ભાગવતી મુક્તિ કે કૈવલ્ય મુક્તિ કોઈ પણ મુક્તિ લેવાની ઈચ્છા હોય ભોગનો ત્યાગ તો કરવો જ પડશે સંસારનું કોઈ પણ સુખ જેને મીઠું લાગે છે એ ભક્તિમાં આગળ વધી શકે એનું જ્ઞાન કાચું છે કે જેને સંસાર સરસ લાગે છે સંસારનું બધું સુખ જ્યારે તુચ્છ લાગે છે સંસારનું બધું સુખ દુઃખ છે એવી જેને ખાતરી થઈ છે એ જ જ્ઞાનમાં ભક્તિમાં આગળ વધી શકે છે સંસારનું બધું સુખ સર્વને સરખું જ મળે માનવને શ્રીખંડપુરી ખાતા જે મજા આવે છે જે સુખ થાય છે એવું સુખ લીલું ઘાસ મળી જાય તો પશુને પણ જ સુખાર માનવના જીભનું સુખ અને પશુના જીભનું સુખ સરખું જ હોય છે ઇન્દ્રિય સુખમાં જરાય ફેરફાર થતો નથી જગતમાં ઘણા લોકો સંસાર સુખ ભોગવે છે લૌકિક સુખમાં ફસાયેલા દેખાય છે તે જોઈને આ જીવ પણ ખરાબ વિચાર કરે બગડે છે જે સંસાર સુખ ભોગવે છે જે સંસારમાં ફસાયેલો છે એનું સ્મરણ પણ કરવું નહીં એનું ચિંતન કરવું નહીં એ તો દયા પાત્ર છે એ ખોટું સુખ ભોગવી રહ્યો પરિણામમાં એ દુઃખી થવાનો છે સાચું સુખ એ જ પરમાત્મા સંસારનું બધું સુખ બધાને સરખું જ મળે ગરીબ લોકો એવું સમજે છે કે શ્રીમાન બહુ સુખી છે કેવો બંગલો છે કેવી મોટર છે બહુ સુખી છે શ્રીમાન લોકો સુખ ભોગવે છે વાત સાચી છે કોઈ પણ શ્રીમાનને બંગલામાન પલંગમાન પથારીમાં આવકતા જે મજા આવે છે એવી મજા ગધેડા ને ઉકરડામાં પણ આવે બેની મજા સરખી જ છે ગધેડાને કોઈ પલંગ ઉપર બેહાડે તો એને મજા આવે ઇન્દ્રિય સુખમાં ફેરફાર થતો નથી ઇન્દ્રિયોનું સુખ પશુ પક્ષીઓને માનવને બધાને સરખું જ મળે ભોગમાં ક્ષણિક સુખ મળે છે ભોગનો ત્યાગ કરે એને બહુ શાંતિ મળે ઇન્દ્રિયો પાપ કરવા માટે આપી નથી વિવેકથી વ્યવહાર કરો અને ઇન્દ્રિયોને પ્રભુના માર્ગમાં વાળો વિવેકથી વ્યવહાર કરીને પ્રત્યેક ઇન્દ્રિયથી ભક્તિ કરવાની છે ઇન્દ્રિયો એ કેવલ ભોગનું સાધન નથી ઇન્દ્રિયો એ ભક્તિનું સાધન આંખથી ભક્તિ કરો કાનથી ભક્તિ કરો જીભથી ભક્તિ કરો મનથી ભક્તિ કરો પ્રત્યેક ઇન્દ્રિયને પ્રભુના માર્ગમાં વાળો સંતો એવું માને છે કે જે ઇન્દ્રિયથી માનવ ભક્તિ કરતો નથી તે ઇન્દ્રિયથી જાણતા અજાણતા પાપ થાય છે કથામાં તમે કાનથી ભક્તિ કરો છો પણ બહુ સાવધ રહેજો આંખ પણ ભક્તિ કરે વક્તા શ્રી કૃષ્ણના દર્શન કરતા સ્મરણ કરતા કરતા વક્તા બોલે અને શ્રોતાઓ ભાગવતમાં એટલે શ્રી આંખ રાખીને કથા સાંભળે આંખથી ભક્તિ ન કરે તો આંખ પાપ કરશે કેટલાકને એવી કુટેવ હોય કે કથામાં ચારે બાજુ જુએ અને પછી વિચાર કરે જે અમારા ગામનો નથી હો કે બહાર ગામ છે હવે લાગે કપડાં બહુ સારા છે એટલે ઘરના સુખી દેખાય તને આ બધી પંચાયતો કરવાની કઈ જરૂર છે આંખથી ભક્તિ ન કરે તો આંખ બગડશે આંખથી પાપ થશે જે ઇન્દ્રિયથી માનવ ભક્તિ કરતો નથી એ ઇન્દ્રિયથી પાપ થાય છે ઇન્દ્રિયોનું સુખ બધાને સરખું જ મળે છે સ્વવિડવરાહોસ્ત્રખરૈ સંસ્તુતા પુરુષ પશુ નયત્કરણ પથોપેતો જાતુ નામ ગદાગ્રજ જેને એવું લાગે કે મરણ સમીપમાં છે તે આંખથી ભક્તિ કરે જીભથી ભક્તિ કરે મનથી ભક્તિ કરે પ્રત્યેક ઇન્દ્રિયોને પ્રભુના માર્ગમાં વાળે પરમાત્માનું ધ્યાન સ્મરણ કરતા તન્મય બને એનું મરણ મંગલમય થાય ત્રણ અધ્યાયમાં રાજાને બહુ સુંદર બોધ આપ્યો છે ચોથા અધ્યાયમાં સુખદેવજી મહારાજે મંગલાચરણ કર્યું છે કથાનો કાયદો એવો છે કથાના આરંભમાં વક્તાએ મંગલાચરણ કર્યું સુખદેવજી મહારાજે ત્રણ અધ્યાયની કથા કર્યા પછી મંગલાચરણ કર્યું ત્રણ અધ્યાયની કથા કરીને ત્યાં સુધી હું કથા કરું છું એ પણ એમને યાદ આવતું નથી એ મંગળમય પરમાત્માના સ્વરૂપમાં એવા સ્થિર હતા વક્તા જ્યારે ભગવાનના દર્શનમાં સ્મરણમાં તન્મય થઈને બોલે છે ત્યારે એના મુખથી ભગવાન બોલે હું કથા કરું છું હું કંઈક ભણ્યો છું અભિમાનમાં બોલે ત્યાં સુધી ભગવાન ઉપેક્ષા કરે ભગવાન જ બુદ્ધિ આપે છે ભગવાન શીખવાડે આવું બોલ આવું બોલ સુખદેવજી મહારાજ ત્રણ અધ્યાયની કથા કરી ત્યાં સુધી એમને યાદ આવ્યું નહીં કે હું કથા કરું છું કાયદો તો એવો છે કે કથાના આરંભમાં મંગળાચરણ કરવું જોઈએ પણ ત્રણ અધ્યાયની કથા કર્યા પછી ચોથા અધ્યાયમાં મંગળાચરણ કર્યું મંગળમય પરમાત્માના સ્વરૂપમાં એવા સ્થિર હતા એમને અલગ મંગળાચરણ કરવાની જરૂર પડી નહીં ત્રણ અધ્યાયની કથા પૂરી થયા પછી સુખદેવજી મહારાજ કંઈક દેહભાન માર્યા હું ક્યાં છું ક્યાં બેઠો છું સુખદેવજી મહારાજને ગંગાજીના દર્શન થયા ગંગા કિનારે બેઠો છું મોટા મોટા ઋષિઓ મારી કથા સાંભળવા બેઠા છે સુખદેવજી મહારાજ જયારે કથા કરે ત્યારે સુખદેવજીના પૂજ્ય પિતા વ્યાસ નારાયણ હાથ જોડીને કથા સાંભળવા બેઠા સુખદેવજીની કથામાં વ્યાસજીને પણ આનંદ થાય છે કેવું બોલે છે મારો દીકરો છે પણ મને એવું લાગે છે મારા કરતા શ્રેષ્ઠ છે સુખદેવજીની કથા સાંભળવા માટે વ્યાસ નારાયણ બેઠા સુખદેવજીને ખબર પડી છે મારા પિતાજી કથા સાંભળવા બેઠા અનેક ઋષિઓ મારી કથામાં છે થોડો સંકોચ થયો તે ચોથા અધ્યાયમાં મંગલાચરણ કર્યું યત્કીર્તનમ યત્શ્રવણમ યદીક્ષણમ યદ્વંદનમ યત્સ્મરણમ યદર્હણમ લોકસ્ય સદ્યો વિધુનોતિ કલ્મષમ તસ્મૈ સુભદ્રશ્રવસે નમો નમઃ તપસ્વિનો દાનપરાયશસ્વિનો મનસ્વિનો મંત્રવિદસ્તુ મંગલા ક્ષેમં ન વિંદંતિ વિનાયદર્પણમ તસ્મૈ સુભદ્રશ્રવસે નમો નમઃ ભગવાનનું બધું જ મંગલમય છે સંસાર કામમય હોવાથી સંસાર અમંગલમાન્ય સંસારમાં જ્યાં જુઓ ત્યાં ઘણા ભાગે કામનું જ રાજ હોય બધા જ કામાધીન થઈને પ્રવૃત્તિ કરી રહ્યા છે સંસાર કામમય છે કામ એ જ સંસાર કામ નથી તો સંસાર નથી શ્રી કૃષ્ણ પૂર્ણ નિષ્કામ છે શ્રી કૃષ્ણને કામનો સ્પર્શ નથી ભગવાનનું સ્વરૂપ મંગલ ભગવાનનું નામ મંગલ ભગવાનનું ધામ મંગલ ભગવાનની લીલા મંગલ પરમાત્માને કામનો સ્પર્શ થતો નથી આપણા ઋષિઓએ કામને અમંગલ માન્યો એનું એક કારણ છે કામ અમંગલ છે દુઃખ જ આપે છે જીવને સમજાવે છે કે હું તને સુખ આપીશ એ શત્રુ છે પણ એવું બતાવે છે કે હું મિત્ર છું તેથી આપણા ઋષિઓએ કામને અમંગલ માન્યો છે મંગલમય પરમાત્મા શ્રી કૃષ્ણ છે પ્રભુનું બધું જ મંગલમય ભગવાનને કામનો સ્પર્શ નથી સૂર્ય પાસે અંધકાર જઈ શકે નહીં તેમ પરમાત્મા શ્રી કૃષ્ણ પાસે કામ આવી શકે નહીં શ્રી કૃષ્ણની સેવા સ્મરણ પ્રેમથી કરે એને કામનો સ્પર્શ થતો નથી ભગવાન પાસે કામ કેવી રીતે આવે પરમાત્મા પૂર્ણ નિષ્કામ છે તેથી ભગવાનનું બધું જ મંગલમય છે શ્રી કીર્તન શ્રી સ્મરણ શ્રી અર્ચન અમંગલ કામને દૂર કરે તે મંગલમય પરમાત્મા શ્રી રાધા કૃષ્ણના ચરણમાં વારંવાર વંદન કરું જગતની ઉત્પત્તિ કેવી રીતે થાય છે રાજાએ એવો પ્રશ્ન કર્યો છે સુખદેવજી મહારાજ વર્ણન કરે છે કે આવો પ્રશ્ન એકવાર નારદજીએ બ્રહ્માજીને કર્યો હતો બ્રહ્માજીએ નારદજીને જે ઉપદેશ કર્યો તે કથા હું તને સંભળાવીશ પ્રલયકાળમાં સર્વને પેટમાં રાખીને પરમાત્મા નારાયણ શયન કરે સૃષ્ટિના આરંભમાં ભગવાનને રમ